બાર છ પંચાસી તારું નામ છે તારું નામ રીતેશ ન કહ્યું હું કોણ છું તો હું કોણ છું પૂછે હું કોણ છું એમ પૂછે છે તને ખબર નહીં તું જાણતો ને તારું નામ શિરીષ શિરીષ શિરીષ શિરીષ શિરીષ ખરેખર શિરીષ નહીં શિરીષ તારું નામ છે યાર are not Shirish you Shirish bye ધીરે ધીરે ભાઈ બોડી છે એ બધું ઓળખવાનું સાધન ઓળખવા માટેનું સાધન પણ ખરેખર શું બાળક છે જવું છે ના જવું છે ડર લાગે છે આનું છે જાણવું જોઈએ કેવી રીતના જાણીએ જાણવું છે પણ કેવી રીતના જાણીએ તમારે તમે કહો તો હું જણાવડાવું એનું જાણવું છે જાણવું છે તમે કહો અમને મને અમને રિયલાઇઝ કરી આપો રિયલાઇઝ કરી આપીએ ત્યારે જોઈએ હા તે ના કેવી રીતના કે જાણવું છે આ શનિવારે આવો તો કરી આપીએ આપણે જૂનીબેન કરી આપે પછી ડિલિવરી કરી આપે છે મામા મામા ને કરીએ મામા થાય ને મામા થાય કેમ દેખાય જાણ ના થતું બોલે ત્યારે તો ચાલુ કરાવી લેવું પડે તો ચાલુ સાધન બોલે ત્યારે તો જાણી લેવું લેવું દાદા આ લોકોને છે ને ભગવાન કોણ છે ને તેમાં શું પ્રોબ્લેમ છે આ લોકોને ભગવાન કોણ છે ને તે આપણા મા બાપ છે ને તે મૂર્તિને પૂજા કરે ને તે લોકોને નહીં ગમે એટલે એ લોકો છે ભગવાનમાં શ્રદ્ધા ઉડાડી કાઢે છે એટલે લોકોને સમજાવો ભગવાન ક્યાં રહે છે ભગવાન ક્યાં રહે છે બધે બધે શું કરે છે ભગવાન ભગવાન એકલા કે પાર્ટનરશીપ નહીં એકલો શું કરે બીજા પાક મારે છે છે હજી પ્રાઇવેટ લિમિટેડ કંપની ક્યારે બનાવી ભગવાન દરેક હશે વધારે લાખ બે વધારે વધારે જે પહેલા તો ભણી કોઈને ખબર નથી કે નહીં ભગવાન જાણે God has not created this world at all. થી દૂર થઈ ગયું શું છે તો કોઈ દાડો આની શરૂઆત જ થયેલી નથી અને અંત નથી અનાદિ અનંત છે સમજ પડી ભગવાન ક્યાં રહેતા હશે સુખો સ્વામી બધે બધે રહેતા સરદાર ક્યાં બધો ભગવાન અહીં અંદર સુનિલ છે વિકાસ માર્ગ છે કેમ કામ નહીં કર્યું હોય કામ તો કરો શું કરતો એ તો કામ કરતા કામ કરતા હતા એ શું કર્યું Are you going to my song? How do you mean? How to do this? Well, members put together. કે બધા સાધન એના મમ્મી પપ્પા બધા સાથે થઈને કામ કર્યું બધા સાથે કામ કર્યું તેમાં ત્યાં કર્યું એવું ના કરાય ત્યાં એટલે કર્યું એવું ના કરાય આ પ્રેમ બધું સાથે ભેગા થઈને કામ કર્યું છે ને તો એ ત્યાં કરે એવું ના કરે મેં કહ્યું કે એટલે અહંકાર કહેવાય આ પ્રાર્થ કહેવાય અને ઇફેક્ટ ઇફેક્ટ છે ઇફેક્ટ ના સમજે ઇફેક્ટ નો how cause effect effect effect what એ કોઝિસ ના કહેવાય કોઝિસ તો તું કોક કોકને કહું તું અક્કલ વગરનો છું એ causes He have not, not done the thing and he has not created the law. Right. So that's what he means. He are not to be blamed for, he are not to be praised for. If they were successful, he have not to be praised for. And if Ask he him have- why. Ask him why Ask it's him an why. પરીક્ષા આપી હોય તો ઇફેક્ટ અને પરીક્ષા ના આપીએ તો ઇફેક્ટ આવે ખરી પરીક્ષા ના આપીએ તો ઇફેક્ટ આવે કે જેને પરીક્ષા આપી હોય કોઝિટ કર્યા હોય તેને સમજાય પરીક્ષા આપી એ પોઝિટિવ કહેવાય અને રિઝલ્ટ એ ઇફેક્ટ કહેવાય રિઝલ્ટ આપણા હાથમાં નહીં અને પરીક્ષા આપી એ પોઝિટિવ eh, એ પણ સાચું કોલેજ નથી એ રિલેટિવ છે એવો પ્રેમ તારો હોય બધું હોય તારે કરે એ ખરેખર નથી સમજ પડી ને પણ પરીક્ષા આપવાનો જે ભાવ કરવો તે તે છે ભાવ થાય ઈચ્છા થાય તે પછી ગાળ દઉં તે પછી નહીં thought is really. Yeah, is the cause, not your action. Action. How do you control your thought? ખરાબ વિચાર ને ખરાબ ભાવ કોને માટે કરવાની નહીં જોઈએ પણ એ કહે છે કે વિચાર કંટ્રોલમાં ન હોય તો કેવી રીતે કરવું એ અમે તને કરી આપીએ બે ડોલર લઈને આવે બસ થઈ જાય એટલા બધા ના આવે <laughs> બે ડોલર બીજા લખાઈ દે Now, now because now, now that you have given the two dollars, you will have to come on. વેપાર કરો વેપાર ના આ તો આ લોકો બહુ નક્કી કે અવિરુ કોઈને દાદા નથી થયું આવો વેપાર કોઈની જોડે નથી કર્યો તમે પણ તેને ખબર નથી લે લીધેલા નહીં આપે વધારે લીધેલા નહીં કારણ કે લઈએ નહીં So now you come on Saturday because you have paid for it. હા શનિવાર આવી જાય તું પણ આવી જાય ને આવા ગાડી લેવા મોકલીએ આપ્યા ચાલુ ભગવાન પર પ્રીતિ વધે પ્રેમ વધે અને માજી વધારે એકાકાર થાય તન્માયાકાર થાય પણ તન્માયાકાર થાય એટલે અંદર બરાબર ભરી જવું એક એકાગ્ર થયા પછી છૂટી પડે કોણ નીકળે અને દૂધે નીકળે કારણ કે મિક્સર છે બરાબર બરાબર મંતન ધન્યવાદ હેજે સાગર હા તમાકે તો ભાઈ ચારી મંતન આલે લે લે આને આને કેમ રુડે છે તો સામો તો દીયે છે બત્યા હા તો આઉટર ફેસ તો હાઈ ક્લાસ હા પણ મારું અંદર સુધરી જશે ને હવે અમારું સુધરી જશે ને અંદરનું <coughs> અને એમનું બગડેલું સુધરે નહીં અને સુધરેલું બગડે નહીં અને તમારું બગડેલું હોય તો સુધરી જાય સુધરેલું હોય બગડી જાય મીના પૂછે છે આઉટર અને ઇનર એ શું છે સમજાવો આટા આંખે દેખાય કોને હમણાં એ બધું રૂપાળું હોય મેં એને રૂપાળું ના હોય બધું કચરો બધો રવીશ મતલબ તો આ ઇન્ડિયામાં તો બધા મનથી બહુ પાપ કરે છે ને ઇન્ડિયામાં મનથી બહુ પાપ કરે છે તે ઇનર કહેવાય કે આઉટર કહેવાય મનથી પાપ કરનારા છે ને પંથી ચોખ્ખું કરનારા છે બે જાતના બધા અને અમને તો કઈ પાપે નહીં જેવો છે એવો જ જ્યારે જુઓ ત્યારે જેવો છે એવો જ હોય મય છે એવો જ બહાર બહાર છે એવો જ નહીં અને આપણે બહાર છે મય બીજી જાતનું હોય જો તું બહાર છું પણ અંદર બીજી જાત નથી વાત કરતું મને પૂછી છે ને ઇન્ટરલેક્ટ પામસ કે તને સમજાઈ ગયું આવે એને આવતા સમજાઈ ગયું હા આ બુદ્ધિશાળીઓ હોય અને કોમન સેન્સ વાળા હોય એમાં શું ફરક બુદ્ધિશાળી અને કોમન સેન્સ વાળો એમાં જ એમ કે કોમન સેન્સ ડેવલપ કેવી રીતે થાય અને બુદ્ધિ કેવી રીતે ડેવલપ થાય મુખ્ય વસ્તુ કોમન સેન્સ હોય નહીં બહુ કોમન સેન્સ થાય ઘેર વડવાય ના થાય મતભેદ ના થાય પાડોશી મતભેદ ના થાય ઝઘડાખોર હોય તેની જોડે કોમન સેન્સ આવે પાર કોમન સેન્સ આવે ને ઝઘડાખોર હોય તો એની જોડે પાર અને કોમન સેન્સ ના હોય ઝઘડાખોર ના હોય એની જોડે ઝઘડો થઈ જાય શું એવું કરે છે આપણે જોઈએ જાણીએ એના નાવટે સમજી ગઈ ને આ કોઈ માં શું હોય શું ખબર પડે મને ઝીણવટમાં શું હોય મને શું ખબર પડે ઝીણવટમાં કેવી રીતના ખબર પડે એ કે છે તમે કહ્યું ને તું સમજી ગઈ ને ઇનર તો કે એમાં ઝીણવટમાં વધારે ઊંડામાં શું હોય શું ખબર પડે બધી ખબર બધી ખબર પડી ગઈ ખબર છે હવે સમજાય બધા શું ખબર પડે જો ના વીતી ગયો ભગવાન મને ભેટ આપી ગઈ કોણ આપી ગયું શરૂઆતમાં પહેલા ને ત્યારનું મુખ્ય જવું છે કે હારી કરી છે આ જાત જાતે રહીએ તમે કહો એમ કરું કે મળે નહીં તમને બહુ હોય તો કરો તક ના નથી શું કરવું તો હું આપી દો બધાને આપી દીધું બેનો ભાઈઓ ભાઈઓ બધા બધા છે હગાવાળા આપી દઉં દોડા પહેરો કેટલા વર્ષથી ગાડી કરે ના અરે મોક્ષા જેવું વિશાલ સત્તા કરી છે સત્તા અનંત સત્તા જ બોલો જો કરે તો સત્તા જ હોય સસ્તી થયું છે ભ્રમ થયું છે Oh, wow. કોઈ ચિંતા ચિંતા થાય કે ફેમિલી વાળા ચિંતા ફેમિલી વાળા હોય એટલે ચિંતા તો રહેવાની ફેમિલી એટલે ચિંતા તો રહેવાની એટલે હોય માણસ ને થઈ થઈ ગઈ ના એટલું મોટું નહીં હિન્દુસ્તાન ગવર્મેન્ટ કે છે એવું હું એ બે અને તમારે બીજા બે હમ એક જ હમારા એક <laughs> દિયર નણંદ બધા હતા પણ બધાને પરણાવી દીધા મોટા મોટા કરીને નણંદ દિયરો એ બધાને પરણાવ્યા ધર્મ ધ્યાન કર્યા કરે પણ છોકરાઓનું ધ્યાન ના રાખે આપણા દેશમાં ઇન્ડિયામાં અહીંયા એવું કરે છે અહીંયા ક્યાં ધ્યાન રાખે ધ્યાન તો શું આપણે સંસ્કારી પાડે છે આપણે સંસ્કારી રહીએ તો એને જોઈને શીખે શું કહ્યું આપણા સંસ્કાર નો છોટો મળે એને પછી છોકરો પછી ને કે પપ્પો ખરાબ છે મમ્મી ખરાબ છે એવું જોયે ને એમાં તો હિસ્ટ્રી ગણાય એ તો અમારી હિસ્ટ્રી ગણાય કેવું અમારું તો એવું જ હતું એ હિસ્ટ્રી કહેવાય ગઈ અમારી અમારા લાઈફમાં ના સંસ્કાર તો છોકરા એવા જ થઈ જાય એટલે ખરેખર મા બાપ બધા ઝઘડું ના જોઈએ મતભેદ ના પડવો જોઈએ મતભેદ પડ્યો તો આવી ગયો જોઈએ છોકરા જોઈએ ઓહો મા બાપ કેવી સારી રીતે જીવે આમાં થશે ધીમે ધીમે સાચો થતો મેન્ટલી અને ફિઝિકલી બોથ કે આફ્રિકા અગર તો કઈ કઈ કઈ કઈ કોલેજો પાસે મત લાયા મત ને લાયા એટલે થાય ચાલે છે એ જ આપણું મત પોતાનું છે મત તો જરા એક્સપર્ટ થયેલા હોય ક્યાં હોય કઈ ક્યાં એક્સપર્ટ છે શા એક્સપર્ટ છે અહીં મતદાન હતા ઘરની બાબતમાં આ તો મતભેદ નથી આ તો ધણી પણ છે ધણી ધણી થયો ને તો મારા હાથો પડે ને કે મોટા ધણી આયા બોસ તો તડકાતા અને અહીં ધણી પણ કરે એટલે મતભેદ ક્યાં ભાઈ એ જો એક્સપર્ટ હોય ને હવે ત્યાર પછી પેલા એક્સપર્ટ કે મતભેદ થાય અહીં મતભેદનું કારણ ક્યાં રહે આ તને આવડતું નથી આવે કે તમે આવડે ત્યારે શું આવડ્યું તમને કારણ કે સ્ત્રીઓને જે આવડે એવું પુરુષને આવડે નહીં સ્ત્રીઓ જતે પુરુષ પંદર વર્ષનો હતા સ્ત્રી સ્ત્રી પંદર વર્ષની હોય પણ સ્ત્રીને પચીસ વર્ષના જ્ઞાન હોય પચીસ વર્ષ હોય બધી સમજણ હોય જરાય કાચું ન પૂરવા દે પુરુષો વગર તો અમને બોલા બચારા તો હશે ભાઈ મોથું માર માર કરે ચાલવા દેવું ગયા તું કરું છે બધું કરેક્ટ છે મારે મારે બૂમ પાડવાની જરૂર જ નથી પણ આ તો એનો ધણી પણ બધા રહે ને દખલ કર્યા એક્સપર્ટ <laughs> હોય તો આમાં કઈ મતભેદ થતો આ કઈ એક્સપર્ટની લાઈન છે હું અમારે ઘેર હીરામાં છીએ ત્યારે આજ દાળ રોટલી કરે કાલે કરી કરે જે કરે કરું આમાં આપણે એક્સપર્ટ બોલ બોલ કરીએ <laughs> આ તો ધણી પણ બજાવે ના જ બજાવવું તમે કેમ લાગે એ બજાવવું છે છોકરા જોઈ જાય મારા પાસે ચોઈક છોકરા આવ્યા છે હિન્દુસ્તાનમાં તો પહેણતા નથી ને જબરદસ્તી પહેણો ને પહેણો થોડી ઓછી થાય અમારા મા બાપ ને સુખ જોયું એટલે અમારા પરણીમ નથી કહેતી શું સુખ જોયું કે રોજ જોડે વડ્યા કરે હા આટલી મા બાપ કેવો તો કૂતરા રોજ ના રહે કોક ધરે દાદા આપણે આજે બધા આપતા પુત્રો જે બ્રહ્મચારી નું વ્રત લીધો એના માં મા બાપો નું જ કારણ આવ્યું મા બાપો બીજું કઈ નહીં એ બધાને પૂછ્યું થાય કે મા બાપ બાપ એમને ચૂક નથી પડ્યું એવું જોયું મેં એટલે પરિણામ સુખ નથી એવું માન્ય થઈ ગયું એટલે બોલો આવી સ્થિતિ પરિસ્થિતિ આપણે શું દાખલો લેવો જોઈએ બેન ઘરમાં મતભેદ ના કરવો જોઈએ આપણે બેન કે હું ગમે તે વસ્તુ કરું છું તો છેવટે અંત આનો પેલી હાથીની વાર્તા આવે છે ને એનો ઉપર જાઉં છું કે બધા જોઈને આવે છે હાથીની થોડા આંધળા માણસો હતા અને હાથીને પછી હાથી જોઈને પાછા આવે એક જણ કહે છે કે હાથી કેવો હતો તો કે સાંભળા જેવો હતો થોડો પગ મૂકી તો બીજો કહે છે પેલા મારે કહે છે પેલા એના જેવું થાય પેલા હાથી હોય ને હાથી હાથીને આંધળાઓ દસ આંધળાઓ જુદી જુદું જોઈને આવે ને કે આવું છે કોઈ ક્યાં થાંભળા જો કોઈ કે સુપડા જેવો છે તો કે જેને જેવું દેખાયું એટલે જે જે ભાગ એના હાથમાં આવ્યો એટલે દરેકે વિચારસરણી જુદી છે જેના જેના જે વ્યૂ પોઈન્ટમાં આવ્યું એને એ સાચું લાગે એવું થાય છે મારે કે છે ના એવું છે પણ આપણે મારું કહેવાય ડિપાર્ટમેન્ટ આપણે જાણીએ નહીં રસોડું ડિપાર્ટમેન્ટ અરે હોમ ડિપાર્ટમેન્ટ બધું એમનું છે બહારનું તમારે ફોરેન ડિપાર્ટમેન્ટ તમારું છે પછી એને રાહત શું પણ અમેરિકા કમ્પેનિયનશીપ છે ને એટલે મદદ એમને અમેરિકામાં મદદ કરો મદદ કરે કઈ મદદ પાડતો નથી એ તો સ્પર્ધા વાળો મદદ પાડે મદદગાર બધા મદદ એરા પાડે એ તો હેલ્પિંગ આપણે કઈ ના ચાર નહીં સમારવાનું કરવા દે ના તો કઈ સમારવાનું બોલ તું કેમ એમ કરે આપડે આપડે ફોરેન અને જમવાનું તૈયાર માગ્યું ચાક નહીં મળે ત્યાં કાંઈ ત્રણ ઉતારો ભાઈ અઠવાડિયું એક જ ખાવા કરતો સાત દિવસ ખાતા હતા એટલે તો નીકળી જ ગયું એ તો કે અઠવાડિયા એક દાડા ખાવાનું બનાવવું એક દાડો ખાવાનું બનાવવાનું સાત દાડા ખાવાનું એટલે આ તો કઈ મતભેદ ના થાય તો નીકળી ગયો એક દિવસ ખાવાનું બનાવવાનું સાત એક વખત એક દાડો બનાવવાનું ખાવાનું અને સાત દાડા ખાવાનું એટલે પછી મતભેદ રહે ઇન્ડિયન લેડી આવું ધંધો નથી ના તો વળવું <laughs> એ તો દાદા પેલા નોકરી ભણતા હતા અને નોકરી કરતા હતા એટલો વખત હવે એવું નથી કરતા બે જોબ કરતી હતી દાદા બે બે નોકરી કરે ભણે અને સ્કૂલમાં જતી અને જાય એટલે ટાઈમ મળે નહીં એટલે શું કરે તમે બનાવ્યો તો મદદ કરવાની જરૂર નથી મદદ થી <laughs> ફાયદો થયો મદદ કર્યા ક્યારે કરીએ કે મદદ કરાઈ રહ્યા પછી ફરી મદદ ન કરવો પડે તો મદદ કરવો જોઈએ એ કકડાટ કરવો કકડાટ કકડાટ કકડાટ કર્યા એટલે કકડાટ કરો છો મતભેદ કરો છો મતભેદ તો ફરી નાખો પણ એક મતભેદ થઈ ગયો પણ એ સુધારી લે આપણે સુધારી લઈએ શું કહ્યું આ તો ચીજ તારી પાસે તેનું તે કઈ વિચારવા જેવો નથી લાગતો તમે સારા માણસ કેવા માણસ શિવમુનિ વાત કરી ત્યારે મારા આદત પટેલ કહેવાય એ કે તમે તો ઋષિ મુનિઓ ની વાત કરી ત્યારથી અમારા હાથા કકડી ગયા કે છે હવે કશું કહેવાનું ના બગડી ગયું હજુ સુધારી શકાય એવું છે ને હજુ કઈ બગડી ગયું નથી સદન બગડી ગયું હતા આપણે કઈ ગ્રુપ ખરી રાખવા બધું ફરી નવે સુધી આવો એવું નથી હજુ ડેમોલિશન કરવા જેવું નથી હજુ સારું છે રિપેર કરવાની જરૂર છે ઓવરઓલ કહે ને ઓવરઓલ શું કહે છે કેવળ સારા માણસ ને આપણે મધ્યસ્થ આવતીકાલ હું આવું આવતીકાલ હું આવતા મધ્ય મધ્ય નું મતભેદ નહીં હા મતભેદ નહીં કામ સામાન્ય ઝઘડાના મતભેદો હોતા નથી મતભેદ નથી હા ઝઘડાના હોય કાયમ છોકરો બગડી જાય ઝઘડાના મતભેદ થાય હા એટલે છૂટા પડી ગયો નિકાલ થઈ ગયો પણ આ તો કાયમ કરતા છોકરા બગડી જાય છોકરાનો સુધારવા જોઈએ એટલે હું લોકોને કહું છું કે તમારે જો મતભેદ કરવા હોય તો છોકરા જયારે સ્કૂલમાં ગયા હોય તે વખતે કરી લેવા પછી આવે ત્યારે નહીં બંધ એવો શ્વાપ ફાયદો તો છોકરો હોય તો મારે કેવું કમાવે બૈરી એક જણ મારે તો છોકરા ઉભા તો રાતે બધું હાલ દેખાય છોકરે તમે કોઈ મારે કે મતભેદ થતા પછી મતભેદ જ નહીં થતા જ્ઞાન છે ને એ કારણ મતભેદ કરનાર ધણી બારગામ જતો રહે <laughs> જય સચિદાન હું કઈ છું એટલે તું શું ગુલાબ ખાકે દોડધામ કરે ના કરે તું શું છું ત્યારે પચાસ ઘાત થાય શું કહેવાય છે કઈ રીતે ઠીક વાળું શા માટે આવું નિર્ભય થઈને કોઈને દુઃખ થઈએ આપણને ક્યારે દુખાઈને ઉભું રહે છે કહેવાય નહીં તો આપણે કોઈને દુઃખ તો ન જ દઈએ આપણે પૂછ્યું મતભેદ પડવા તને સારું લાગતું હોય તો મતભેદ ચાલુ રાખવું અને તને દુઃખ થતું હોય તો બંધ કરજો ભાઈ એવું પૂછ્યું આપણે તને વિટામિન પેટ કામ થતું હોય તો હું ચાલુ રાખું ભાઈ પણ જ થતું હશે ઘરના માણસ જ છે પક્ષી જોયું હશે આજે કોઈ એક વખત બોલ્યો નતો ઘેર આવીને પછી ખાધું નહીં એને ખોટું લાગ્યું પક્ષી વિચારવા હું અને આ એકલા ડફોળો નથી હું પક્ષી સમજે પક્ષીને લાગણી હોય તે બોલતા નથી સમજી કહેવાય શાંત ભાવે ને ના ભાત ના આવડે તેથી કઈ એવું પછી જરા મોટેથી વાત કરીએ ત્યારે પછી ઘણા બોલે કે બંધ કરે <laughs> એટલે તમે બે જાનવર બનતર જાનવર ને શરમ લાગે છે અરે મારી હાજરી આવું કરે આ દેવ લોક કહેવાય છે દેવ લોકો આવું કરે વાત કરતો હતો કે આફ્રિકામાં હું ઝાડ પર હતો તે દિવસે અમેરિકન પણ અમેરિકા ના થાય તો તે ઝાડ ઉચકી જાય અને ઉપર ઝાડ પર રહેતો તો કપડા ઉપર કશું જ નહીં તો મને એને જોયો તો મેં કહ્યું તું શું કરું છું તો મેં એને કહ્યું હું રહું છું તો કહે કેમ કપડા બપડા કશું નહીં મેં તો આપણો જ ઉપર રહું છું મને કહે તું નીચે આવ અને તું અમેરિકા આવ તને સ્કૂલમાં કઈ રીતે જવાની શીખવાડીશ પછી ભણવાનું છે કે રીતે શીખવાડીશ ભૂખી દોરી કેવી રીતે બાંધવાની શીખવાડીશ ખા ચમચીઓ કેવી રીતે ખાવાનું એ પણ શીખવાડીશ અને મને યાદ દીધો છોકરા સારા થઈ જાય ભૂસાર પડે એ આપણું છોકરાને જે ના ગમતું એ કાર્ય છોકરાને પૂછ્યું અમારી બેને અમે ઝઘડીએ તમને ગમે ત્યાં ના ગમે સારું કીધું મોટા ગુરુ ના મળે તો છોકરા ગુરુ મળ્યા એ જાનવરે તમને ના કહ્યું શું કહ્યું બોલ્યું એ પણ પેલા એક એક્સપ્રેસ કરે અવાજ ઉપર લઈ ગમતું નથી આ પક્ષી વચ્ચે બોલવું પડે છે છોકરા સારા થાય આપણા સંસ્કાર સારા થાય છોકરા પછી આવું બાબા બાપ સારો દેખાય બહુ સરસ એને શીખવાડવું ના પડે સંસ્કાર જોઈને સંસ્કાર શીખી જાય પાણી અથવા by relative viewpoint your lane, by real viewpoint your, your soul. Okay, that makes sense. Yeah, એ એમ કે સાયન્સ બરાબર એ બરાબર છે મગજમાં ઉતરે છે Who are you then? Then who are you? By real viewpoint you are not soul. By relative viewpoint you are. એમ છે કે શબ્દમાં કેવી રીતે મુકાય કે હું કોણ છું કરેક્ટ હોય છે હવે મારે શું કરવું તમે તો પંદર માં મૂકી દીધા You are teacher of your brother. The relative parent you are daughter of your brother. The relative parent you are wife of your husband. Uh-huh. No. The relative parent you are daughter of your brother. Right. Yeah. Okay. That's your permanent. That's a permanent. No, relative thing. Long, long, I am doctor of so-and-so, I am the sister of so-and-so, I am wife of so-and-so. Because it is all a relative viewpoint. By relative viewpoint you are all different. But not by the real viewpoint, not by the fact. What is by fact? By fact you are pure. સરસ્વતી ભૂલ થાય તો પ્યાર જલ્દી માફી માંગે If you any mistake, you know, You have to uh, take pardon of your pure soul which is inside. You, you can pray the soul which is inside you. That is your God. What is God? આવું એને કહે છે આનાથી ભૂલ થઈ જાય રિલેટિવથી તો ત્યારથી માફી માંગે કહી દો આ બધે દો ઠીક છે બાર છ પંચ્યાસી કુસુમબેન પટેલને ત્યાં સાંભળવું આ પણ જરૂર આ દેહ છે તારા સુધી પૂરું થઈ ગયું અડધી જિંદગી જતી રહી પૂરી નથી થતી અડધી જિંદગી ગઈ હવે હજુ પૂરી નથી થતી બીજી નવી રહી થાય જૂની જે ઈચ્છાઓ થાય ગયા છે પૂરી ગઈ નવી ઈચ્છાઓ વારે ઉભી થઈ હોય તે ના થાય જૂની બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ શૈક્ષણિક ઈચ્છા પૂરી થાય તેમ તેને છે તે ઉજવણી કરું છું હજી થઈ જ નથી એક હજી એક પણ પૂરી થઈ નથી હજી એક કે ઈચ્છા પૂરી નથી થઈ જશે કશું થઈ નથી કેમ લગ્ન થયું નથી લગ્ન ની કઈ ઈચ્છા નથી એ તો થઈ ગયું લગ્ન ની ઈચ્છા નથી એ તો થઈ ગયું ઈચ્છા નથી લગ્ન લગન થઈ ગયા એટલે આપણા મા બાપ બેસાડી દેશે લતા લતા ખરેખર તું લતા તો વાત સાચી છે લતા તો તારું નામ છે એ વાત સાચી છે પણ તું ખરેખર કોણ છું માણસ માણસ માણસ ભરી ગયેલો ત્યારે કહેવાય માણસ ડિઝાઇન તું ડિઝાઇન નથી તું બીજી વસ્તુ શક્તિ તું કોણ છે તપાસ કર કેવી રીતના કરો my name is Lata not I this is my body my hand my body બોલે કોણ બોલે માય નેમ મારો આત્મા તો આત્મા થઈ જાય ને આમ શું કરે છે એ કે શક્તિ નથી કે મને કે હું તને કરી આપું હું ભગવાન માં જ બહુ માનતી નથી ભગવાન માં માનવાની જરૂર નથી આપડે આપણે ની જરૂર કરી ને હા તો સુખ તને પૂરેપૂરું કાયમ મળે એવું કરી આપીએ ક્યારે કરી આપશો એની ઉતાવળ ના કરાય ન્યૂઝ આવું તો કરી આપીએ ભગવાન જાણે આવે શું કે છે આવવાનું કે છે હું તો એમનું ખબર નહીં ભગવાન જાણે સાડીઓ વાડીઓ ફર્સ્ટ ક્લાસ બધે સિનેમા જોવા જઈએ ગાયનું શું છે એવું એવું જ બધું કરવું છે આનંદ કરવો <laughs> પુસ્તક માં કરીને આપ્યા આવે છે પુસ્તક પુસ્તક આપજો ક્યાં ગયા પુસ્તક આપજો જ્ઞાન લેવાથી શું શું ફાયદો થાય બધા ફાયદા જે માગું એ વર્ણન ના થાય એવું બોલે બીજી બાકી છે કાંતાબેન પૂછે છે કે એમનો એવો ભાવ છે કે બધા એમના સગાવાલા તમારું જ્ઞાન પામે શારદાબેન આપણા શારદાબેન પૂછારી એકલા જ પામશે શારદાબેન બહુ ભાવ કરે તો શું થાય દાદા તો એમને પામે ગમે એટલા ભાવ કરે પુણ્ય વગર ના ચાલે આ કેટલું પુણ્ય છે તું અહીં ભેગી થઈ દાદા ને ભેગી થયું કે જેવું જેવું પુણ્ય કે એક વાર અહીંયા આવે તો અહીંયા એકવાર આવી જાય તમને મળીને તો ચાલે તો ચાલે તો ચાલે તો ચાલે જો ના આવી ગયા નારવાર એટલે થઈ ગયું હજી તો કન્ડિશન મૂકે છે <laughs> નાની નાની ટક્કર થતી કેવી બેન કે છે કે હસબન્ડ વાઈફ ને ઘરમાં નાની નાની બાબત ઉપર ટસલ થતી હોય હસબન્ડ વાઈફ ને ઘરમાં નાની નાની બાબતમાં ટસર થતી હોય છોકરાઓને સંસ્કાર બગડે તો એ એ કરવા માટે શું કરવું જોઈએ છોકરાઓને સારા સંસ્કાર આપવા માટે શું કરવું જોઈએ છોકરાઓ બહાર ગયા હોય સ્કૂલમાં ગયા તે ગયા આપણે ભાગણી કરી લેવી આવે એટલે બંધ કરી દેવું નાટક છોકરાઓ બગડી જાય છે બધા